ચાર ઓગણીસો સિત્યોતેર દાદા દર્શન શાસ્ત્રમાં તો દ્રષ્ટિ હોય છે શું હોય છે દ્રષ્ટિ જેની દ્રષ્ટિ એવું દેખે શાસ્ત્ર વસ્તુ એક જ છે જેને જેવી દ્રષ્ટિ હોય ને તેવું દેખાય જેને પહેલી દ્રષ્ટિ જોઈએ દ્રષ્ટિ વગરનું પેલું કામમાં ના આગળ અને એક ક્ષણ પણ શુદ્ધ ઉપયોગમાં આવ્યો નથી ત્યાં સુધી સંસ્કૃતની આશા કોઈએ રાખવી નહીં શુદ્ધ ઉપયોગમાં આવ્યો ના સંસ્કૃતની બધા જે સાધન માર્ગ એ બધા શુભ ઉપયોગ છે શું છે શુભ ઉપયોગ શુભ ઉપયોગ શુદ્ધ એક ક્ષણમાં આવે નહીં ત્યાં સુધી કશું આશા રાખવી નહીં આપણે સાથે ભૂતોની વાત ચાલે પેપર વાંચે ને કોઈ ભૂતોની વાત કરે ત્યારે ભૂતોની વાત સાંભળે જવાબ આપે જરા આપણને કરતા યાદ આવી જાય કે આમાં આપણું શું ફાયદો ભૂતકાળ નતા વગેરે આપણે શું ફાયદો એની જાગૃતિ વધશે શું વધશે પહેલાં તો કોઈ લગડોમાં ચાલતો હોય એને દેખીને બધા હસતા હોય તેમાં આપણે બધું હસવા લાગીએ અને આ દ્રષ્ટિ પેલી છે શું કે ગુજરાતમાં છે શું કે કોઈ પત્યો હોય તો ઘણા ના ઉત્પન્ન થવા દે આ દ્રષ્ટિ કેટલું બધું કામ કરે છે આખો દિવસ કામ કર્યા કરે કે ના કરે પહેલી ગુલથાપ ખવડાવ પણ હાજર થઈ જાય જ્ઞાન તેનું નામ કે થાય કહેવાય કે જે યોગ્ય ટાઈમે હાજર થાય શું ભાઈ યોગ્ય ટાઈમે હાજર થાય હા એમ નામ જ્ઞાન કહેવાય હાજર થાય ને એને જ્ઞાન કહેવાય કેમ કર્યું કોઈનો દોષ નથી બધાના અંતરાય છે અને આપણામાં દાફણ નથી આ તો અંતરાય જુદા આપેલું છે ભેગું થઈ આપણું કામ નિમિત્તા નિમિત્તાધીન છે જે ઘટકેલું છે નિમિત્તા હા મોક્ષનું નિમિત્ત મળે ને ત્યાં સુધી મોક્ષની વાત કોઈ કરવી નહીં નિમિત્ત મોક્ષને માટે જે નિમિત્ત જોઈએ ત્યારે પૈસા કમાવા માટે પૈસાનું નિમિત્ત પૈસા કમાવાનું નિમિત્ત મળે નહીં ત્યાં સુધી કમાવાની આશા રાખીએ નહીં એવું બધું નિમિત્ત મળવા જોઈએ એટલું ઉપાદાન કામ કરે ઉપાદાન નું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વ ને રહે ભ્રાંતિ મુક્તિ મુક્તિ જ્ઞાન કથે અને અંતર છૂટો ન મોહ તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાની નો દ્રોહ ક્રોધ થાય જ્ઞાનીનો દ્રોહ કરે કામર અંતર મોહ જ્યાં સુધી હું આચાર્ય છું હું ચંદુલાલ છું ત્યાં સુધી મોર છે એ કહ્યું હું શુદ્ધાત્મા એ છે એનાથી છે તો ભલે પછી આપણાથી અચકરો હોય તેનો હતો નથી પણ એના લક્ષમાં છે એના એની શ્રદ્ધામાં છે એની એમ બધામાં બિલીફમાં છે બધામાં છે તે હું શુદ્ધાત્મા છીએ છે ધ્યાનમાં એમ શુદ્ધાત્મા જ્યારે પેલાના ધ્યાનમાં હું ચંદુલાલ છું શ્રદ્ધામાં ચંદુલાલ છું જ્ઞાનમાં ચંદુલાલ છું બધામાં ચંદુલાલ કશું કામ ના સ્ટેશન ના હોય તો બેસી રહીએ કે આ સ્ટેશન છે મારી બોર્ડ તો બળ માર્યું હોય એ લાખ અવતાર સુધી શું કરે અને કર્મ તો બંધાયા જ કરવાનો રાડો દિન રાત બંધાયા જ કરવાનો એ ઊંઘે તો એ કર્મ બંધાય છે જાગે તો એ કર્મ બંધાય ક્યાંના વિશ્વાસે બેસી કર્મ બંધન અબંધ પરિણામ ન થાય ત્યાં સુધી મોક્ષની વાત તો એ કરવી નહીં શું કહે છે સંબંધ પરિણામ આપણે જ્ઞાન આપ્યું છે બંધ પરિણામ કહેવાય છે બધો બહુ આવી ગયા હતા કિંચિત માત્ર એક પરમાણુ બગડ્યું નથી આટલા અવતારમાં અનંત અવતારમાં ભટક્યા પડી પરમાણુ બગડ્યું નથી ગયું તો બધું ગાઢ ગળમણનું ગયું તો ભાઈ સોનું તો ગયું કેટલી જાતના ઘાટ ગળ્યા છે બધા અવતારના ઘાટ કેવા કેવા ગળે આ બંગડીઓનું બધું ઘાટ ગળે છે ના એમ એ રીતે આ ઘાટ કેટલા આપવાની પણ ગળાયા છતાં સોનું એટલું નથી ઉત્સાહ આવવો જોઈએ ને ગુજરાતમાં છે આપણાથી કેમ થાય શું કોઈની વિચાર પણ કેમ આવે અને વિચાર આવ્યો હોય તો તક કાઢી નાખીએ કે આ વિચાર ઉદ્ગલ ભાવ છે શું છે મારો ભાવ ન ઉદ્ગલ ના ભાવ તો આયા જ છે એવી જાગૃતિ સતત રહેવી જોઈએ એવી જાગૃતિ રહેવી જોઈએ જાગૃતિ જ રાખવાની કોઈ મુશ્કેલ કશું થતી નથી ને કોઈ ગમત શીખવા શીખવા કશું નહીં પછી શું જોઈએ છે આપણે તો ત્યાં તો ધ્યાન થાય છે આપણે બે વ્યવસ્થિત માં હશે તો બાવી આવશે નહીં તો આપણે બાવી બોલવાના એટલે આપણા મનને તો એમ શાંતિ રહે કે બાવી આપણે કહ્યું પણ ત્યાં જ આવ્યા છે એવું અવરું બોલવું પડે એવું નથી આવડતું એવું નથી આવડતું કઈ જય સચિદાન આવે તો કઈ જાતનું આવે સમાધિ મરણ આવે તેની સ્થિતિ જોતા થઈ સમાધિ રહેશે ભક્તિ કરતા તો કશો વિચાર જ નહીં આવે હું શુદ્ધાત્મા જે વિચાર વિચાર આવે બીજું બધા બધું ભક્તિ વખત આવે મોટા પહેલાં બધું એક અવતાર કે બે અવતાર હવે કઈ લાંબા સ્ટેશન જ રહ્યા નથી અત્યારનું સ્ટેશન લાંબુ લાગે છે અત્યારનું લાંબુ લાગે છે આપણે શું બીજા આઠ રોજ જવાય તો કાલે જવાય તો શું કાલે જવાની ઈચ્છા કાલે જવાની ઈચ્છા છે હા એ ખોટી ઈચ્છા છે બરાબર એવી એટલે આપણે એને ડર્યા અત્યારે ભય ના હોય નિર્ભય જયારે જરાય ત્યારે ખરું એમ કે તો ઉતાવળ શેના માટે આપણે વ્યવસ્થિતમાં જે હોય તે ભલે હો ના હોય તે પણ ભલે હો શું છે મારા ઘરમાંથી હું એટલી આવું ને એટલે એકલા પણ બહુ લાગે ઘરમાંથી બે ત્રણ જણા એક વિચાર ના હોય તો સારું લાગે ઘરના જો બે ચાર જણા એક વિચાર ના હોય તો સારું લાગે હોય તો આપણે ક્યાં પાછા એ પાછા નવા જણીએ જણીએ દારૂ ક્યારે જે જણા બાર નથી આવ્યો એના કરતા આ બધા ઘરના માનો આ લોકો તમે કલાક જો બાંધો ને તો વધારે કામ થાય અને ઘેર કલાક જો કહ્યું હતું બહાર નીકળ્યા માફી જુઓ કોણ આપણું કે માફી જુઓ કલાક કર્યો હશે ઘેર ના રાખવાનું ને તે બહુ સારા સંકેત મળ્યા પછી ના જોઈએ કેટલી જાણો જરા બધી હરકત ના હરકત ના અંતરાય થાય એવું કશું ના સંકેત આવશે ત્યારે સંકેત આવશે ત્યારે ને આવી ગયો તે બીજી કઈ આથી બીજું સંકેત કોને સંકેત એટલે થતી સમજણા આવી હું શુદ્ધાત્મા છું એવું લક્ષ આવ્યું બધા બીજું કઈ આથી મોટું સંકેત બીજું હોતું નથી પછી દુઃખીની અંદર આશા નિરાશા કેમ આવે એની અંદર આશા નિરાશા કેમ આવે આશા નિરાશા દેહ નો ધર્મ છે ને તો દેહ નો ધર્મ આશા નિરાશા બધું આવે ઈચ્છાઓ થાય તે બધો દેહ નો ધર્મ શું છે એ તો ધર્મનો આપણને નથી આવતું આત્મા બધી છે કશું આત્મા કરવી કશી ઈચ્છા છે બંને છૂટા વળગતા નથી આ બધું આ બધું ડિસ્ચાર્જ ઈચ્છા ચાર ઈચ્છા હોય ત્યારે બંધન થાય ચાર ઈચ્છા હોય ત્યારે બંધન થાય ચાર આશા હોય નિરાશા હોય તે બધું બંધન થાય આ ચાર્જમાં બધું ડિસ્ચાર્જ છે તમે ગ્રેજ્યુએટ થયેલા છે ને આવું એમાં આવું નથી આવતું એમાં આવું કઈ નથી આવતું કે ગમો ને અણગમો તમે આ કોઈ વસ્તુ ગમતી હોય આપણને કેટલી ના ગમતી હોય એ જ નથી એ ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ છે ગમો ને અણગમો રાગદ્વેષ તો કર્મ બંધે જ છે એ આત્મા ભરે ત્યારે એ ગમામાં આત્મા ભરે એટલે ત્યાં રાગ કહેવાય ગમામાં ગમો તો અમને હોય તમને હોય એવું નહીં અમને હોવું અહીં આગળ આ કોઈ બેઠેલ હોય તો અમે અહીંથી બેસીએ તો અહીંયા આવીને બેસીએ અહીં ના બેસીએ કેવું અહીં આવીને બેસે ત્યારે કોઈ કહેશે ભાઈ તમને આ આની પર રાગ છે ત્યાં કે ના એ કહેશે તમે અહીં બેહો તમને અહીં બેસશે તમે દ્વેષ નથી જો તને થયું ને પણ લાઈક અને ડિસલાઈક રહ્યું શું પહેલું તો અમે આ લાઈક જ કરીએ પણ અહીંથી ઉઠાડે અમને તો અમને ભેટ ના આપીએ બઉ સારું થઈ ગયું સુંદર એને ગોઠવણી કરી મૂક્યા ને જવાબદારી જોઈ જોઈએ કેટલું સામાયિક કરો છો હવે તો કઈ આમ મૌન રાખું મૌન રાખું છું પણ સામાયિક નથી થતું છે એ બિલીફ બેહાની શંકા રહ્યા કરે શું થાય હું શુદ્ધાત્મા છું એથી રીતે કહેવાય મને શંકા જ કે છે એ વિસંગ થાય ત્યાર પછી એનું ગાડી ચાલે એટલે સિદ્ધાર્થમાં શબ્દ મૂકેલો હતો શબ્દ જ મૂકેલો કોઈ ખાતું ખોટું કાર્ય થઈ ગયું તેથી કરીને આપણે શુદ્ધાત્મા છે અને કશું અટતું નથી સમજ્યું વ્યવહાર પરાશ્રિત છે પરાશ્રિત ખરાબ એ વ્યવસ્થિત ના આધીન છે અને સંજોગી પુરાવાના આધીન છે વ્યવસ્થિત સંજોગી પુરાવાના આધીન અને વ્યવહાર વ્યવસ્થિત ના આધીન છે ખરાફરી ખરાફરી આખો શુદ્ધાત્મા સિવાય બીજો બધો વ્યવહાર જ છે બીજું કોઈ છે જ નહીં વ્યવહાર બધો વિનાશી હોય વિનાશી અને નિશ્ચય અવિનાશી હોય કેવું સરળ સીધી રાત પણ ખોટ પડે તો પડે નહીં તો પડે નહીં આનો કોઈ દાડો ખોટ ના પડે જગત ના બધા ત્યાગીઓ સાધુઓ બધા કે કઈ કર્યા વગર થાય નહીં કે શુદ્ધ તો કરવો જ પડશે કે તમારે શુદ્ધ જ છે એમ તો શું શું કરવાનું રંગેલા ને કઈ રંગવા જાય તો બગાડે મૂળ રંગ ને બગાડે કોઈ રંગેલી વસ્તુ હોય કે મારે રંગવો તો પડશે એટલે રંગેલી તો છે એના શ્રદ્ધામાં ને એવું બેસે જ એવું કે મારો આત્મા પાપી જ કે એવું કે સાધુ આચાર્ય બોલે મારા પાપના પાપી એટલે એ તો આત્મા પાપી દાદા હા આત્મા શબ્દ અનાદિકાલથી આવે છે કે એના માટે પણ બીજું કોઈ શબ્દ હતું પોતાના માટે શબ્દ આપ્યું છે આત્મા જે શબ્દ છે પોતાના માટે આપ્યું છે પોતાને માટે જે આત્મા શબ્દ આપ્યો છે તે અનાદિકાળથી છે કે કઈ બીજા શબ્દ પણ હતા અનાદિકાળ અનાદિકાળ અનાધિકાળથી જ્ઞાન ને જ્ઞાનની રીતે એક જ છે શું છે જ્ઞાન અને જ્ઞાનની રીતે આત્માને બીજી અમુક ભાષાઓમાં આત્મા ને અપ્પા કહે છે શું કહે છે અપ્પા અપ્પા અપ્પા અપ્પા પછી એ અપ્પા નામ જોડે લગાડ છે શ્યામ અપ્પા ફરણ અપ્પા <laughs> કર્ણાટક નિજલિંગપ્પા નિજલિંગપ્પા શંકા ના જાય તો પણ હા કોઈ શંકા ના જાય એ શંકા જાય તો એ જે ઉત્તમ સંકેત હતું સહેજ સંકેત હતું તે સહાયક થઈ જાય એટલે સહાયક થઈ જાય શંકા જાય તો સહાયક થાય ને તો સહાયક ના થાય કેટલી બધી દિવાલો પૂછશે બે પ્રકારનો સંકેત થાય તો હવે આત્માની શંકા તો જાય જ નહીં કે આત્મા આવો છે બે સંકેત થાય તો એવું એવું સંકેત થતું નથી એ દ્રષ્ટિ છે દ્રષ્ટિ વસ્તુ હોત ને તો તો બધા આચાર્ય મારા તે કેવા કે અમારી પાસે છે વસ્તુ નથી દ્રષ્ટિ છે શું છે દ્રષ્ટિ ફરી ગયેલી દ્રષ્ટિ હોય લોકોના હોય એની દ્રષ્ટિ ને એને કરતાં બધું ફરી ગયેલી લોકોને આવડી હોય તો એના એને બધું આવડાનું આવડું કરી નાખે દાદા વિતરાગ ભગવંતોએ જે દ્રષ્ટિથી જગતને જોયું વિતરાગ ભગવંતોએ વિતરાગ ભગવંતોએ જે દ્રષ્ટિથી જગતને જોયું એ દ્રષ્ટિ તમને દર્શન એ દ્રષ્ટિ તમને દર્શન ના વિતરાગ દ્રષ્ટિએ જે જોયું વિતરાગ જે જગત જોયું એ તો સહાયક દર્શન છે કેટલાક સહાયક સંગત છે એટલે કેવળ સહાયક દર્શન કરે એટલે દ્રષ્ટિ બધું બહુ બહુ જુદી જતી છે બહુ સુંદર દ્રષ્ટિ કેવળ દર્શન દ્રષ્ટિ છે વસ્તુ નથી તો એ બેમાં દ્રષ્ટિમાં અને વસ્તુમાં શું ફેર કોઈ કસાય કરે ને કોઈ હમમાણ હમમાણ કસાય કરે તો આપણને કસાય કરવાનું મન થાય શું થાય દ્રષ્ટિ ગયેલી હોય તેના મનમાં એમ થાય કે આ કસાય કરું મારે ઊંઘવા કસાય કરું તો દ્રષ્ટિ બદલી ગઈ બધું જુદું જ દેખાય એના આત્મા દેખાય આ કસાય કરે છે ઊંધું કરી રહ્યો તે દેખાય પછી આપણે ક્યાં ઊંધું કરીએ તે દેખાય દ્રષ્ટિ રાખી ફરી ગયેલી પત્યો જતો હતો એક ઇન્દ્રિય દ્રષ્ટિ ચીડ ઉપર લાવે બીજી દ્રષ્ટિ જે આપણી સંકેત દ્રષ્ટિ છે તે કહે છે કે ના ના ના શુદ્ધાત્મા પત્યા ઉપર ચીડા તે ના આવે પ્રકૃતિ નો થોડો સ્વભાવ ભજવે ને દાદા પ્રકૃતિ તો થોડો સ્વભાવ ભજવે ને પ્રકૃતિ સ્વભાવ ભજવે પણ તમે પડી જાય ઇન્દ્રિય દ્રષ્ટિ પડી તે પેલો બધું ભાવ પણ આપણે પાસે આપણી દ્રષ્ટિ મૂકી કે આપણને બધું દેખાય બીજો પ્રશ્ન તો ઉપશમ સંકિત અને સહાયક સંકિતમાં શું ફેર બહુ ફેર સહાયક સંકિતમાં શંકા ના હોય ભગવાન જ થઈ ગયું પોતે જ ભગવાન એટલે જ ભગવાન એટલે જ ભગવાન જેને થયો ભગવાન જ થઈ અને પેલું સંકેત તો હજુ શંકા રહ્યા કરે કે આપણે કેવો છે કેવો નહીં એ શંકા થાય તો એ શંકાને સમ્યક સંબોધી કહી છે શું કહ્યું છે હા સમ્યક પ્રબોધની સમ્યક પ્રબોધની જાય એટલે તમે કે તમારા ટાઈમે જાવે થાય આ સહાયક સંકેત થવા માટે અમુક કાળ હોય છે કે આ કાળે જ થાય એવું કઈ હોય છે ના એવું નથી આ કાળમાં ના થાય છતાં આપણું અક્રમ વિજ્ઞાન છે તે થયું અક્રમ નહીં ખબર તમને અક્રમ છે તે થયું કિંમત ના પડે ત્યારે સંતોષ ના થાય ને થયું શું નહીં એ પેલું મને તો બીજું પોઈન્ટ જ નહીં એક જ પોઈન્ટ સંરક્ષણ શક્તિ દરેકની જુદી છે સંરક્ષણ શક્તિ દરેકની જુદી જુદી છે જેટલો ક્ષયક્ષમ એટલો મોહ ઓછો હોય શું? એટલો મોહ છે. એ ગ્રાફિંગ તો નહીં ને આ અહીં મોરની કનેક્શન છે ને સમજી ગયો સચ્ચિદાનંદ છે પણ તબિયત બબિયત બધી સારી થઈ ને સુધાર્થમાં લખી રચ્યા કરો બંને વેદના વેદના શું હોય કે ના પણ બુદ્ધિશાળી લેવા દેવા નથી ક્ષયોગ ક્ષયોગ તમને લેવા દેવા છે શેની જોડે એનો ધર્મને લેવા દેવા આત્માને અધ્યાત્મને માર્ગે ચડ્યો હોય તો ના હોય એટલે અમુક પ્રકૃતિ અક્ષય થઈ ગયેલી હોય અને બીજી બધી અક્ષમમાં પડેલી એવી સમજણ છે અમને બાર બાર તો પ્રકૃતિ સહી ના થઈ ગયું લૌકિક સંયોગ હોય ને લૌકિક કે આ ગુંઠાણાથી ચોથા ગુંઠાણા સુધી લૌકિક બરાબર લૌકિક લૌકિક લોકે માને પણ તે મિથ્યાત્વના ગુંઠાણા ઉપર હોય એ પહેલાં ના હોય મિથ્યાત્વ ગુંઠાણું ધરાવતો હોય તેને હોય આપણે આચાર્યનું સર શું ખરું મિથ્યાત્વ ગુંઠાણું પછી જ એને રસ લાગે અમુક પ્રકૃતિઓ ક્ષય થાય ત્યાર પછી ધર્મમાં રસ લાગે ને ત્યારે અમુક પ્રકૃતિઓ ક્ષય થાય ત્યારે પછી ધર્મમાં રસ આવે ને તો મિથ્યાત્વ ગુંઠાણું પ્રાપ્ત થાય મિથ્યાત્વ ગુંઠાણું મારે સમજણ આવે કે વિતરાગો મુક્ત લઈ જાય વિતરાગ મોક્ષ લઈ જાય એવા છે એવું ત્યારે સમજણ આવે ત્યારે મિથ્યાત્વ ગુંઠાણું પ્રાપ્ત થયું છે મિત્ર મૂળ વિષ્ણુ મૂળ મિત્ર એટલે આ સ્ત્રી ઉપયોગ કરે મિત્ર મોહ મિત્ર આત્મા પ્રાપ્ત કરવાનો મોહ કરો કેવો પેલામાં વધારું શિરામાં બધા કેમ કરીને લોકો આ ભલું કરવું કેમ કરી આમ કરવું જ્ઞાન આપીએ છે બધું સંપૂર્ણ બહુ મોખલાસ થાય છે અનુભવમાં આવ્યો છે કઈ સંપૂર્ણ બહુ ખરાબ થાય છે પચીસે પ્રકારનો મોહ ખોલાશે અનુભવમાં આવે છે પચીસે પ્રકારનો મોહ હવે ચારિત્ર બહુ રહ્યો એ તો ડિસ્ચાર્જ કહેવાય કેવું ડિસ્ચાર્જ દર્શન બહુ ખરાબ થઈ ગયો બત્રીસ ટકાના મોહ ઉડી ગયા પચીસ એટલે નવ નવ ઉડ્યા ને ચારિત્ર મોહની માં સોળ સોળ છે પેલા દર્શન મોહ ની પચીસ ટકાના અને પચીસ ટકાના ચારિત્ર મોહ દર્શન મોહ ની ખલાસ થઈ જાય દર્શન મોહ ની જાય ભગવાને ખલાસ મોહ થઈ ગયો શું મોહ ખલાસ થઈ ગયો પછી રહ્યા ચારિત્ર મોહ ચારિત્ર મોહ ની ડિસ્ચાર્જ હા સાધુ આચાર્ય ચારિત્ર મોહ ની કે છે એ લૌકિક વાતો છે શું કહ્યું ભગવાન ની અલૌકિક વાત તો ક્યારે ઉત્પન્ન થાય છે કે ડિસ્ચાર્જ કાર્યક્રમો દર્શનમાં ખલાસ થઈ જાય દર્શનમાં ખલાસ નહીં ચમકિત થાય ત્યાંથી જ કાર્યક્રમો શરૂઆત થાય ચમકિત થાય થયું ત્યાંથી જ કાર્યક્રમોની શરૂઆત થઈ જાય ત્યાં સુધી કાર્યક્રમોની ગણાતી જ નથી મિથ્યાત્મક ગણાય છે અને આ આ આપણી ચારિત્ર મોહની કહેવાય અત્યારે જે બધું નીકળે ને એ ચારિત્ર મોહની એને ડિસ્ચાર્જ મોહની આપણે કહીએ શું કહે ડિસ્ચાર્જ એમાં કશું આપણે લેવા દેવા નથી આખી જિંદગીના દરેક કાર્ય જો ફિલ્મની બેટ જોવામાં આવે તો કોઈ કાર્ય કાર્યને અડે નહીં ફિલ્મની બેટ કાર્યક્રમ હોની તમે નામ સાંભળ્યું છે ને હા લોકો છે ને સમજે છે કાર્યક્રમ હોની બાહ્ય ચારિત્ર ને ક્રોધમાન માયા દોષ ચારિત્ર બાહ્ય ચારિત્ર અને ક્રોધમાન માયા દોષ ના ચારિત્ર મોહની એટલે આપણી ઈચ્છા ના હોય છતાં મોહ થાય કેવું ઈચ્છા ન હોય આપણી ઈચ્છા ના હોય છતાં મોહ થાય એ બધું ચારિત્ર ઈચ્છા ન હોય છતાં હા ઈચ્છા ના હોય છતાં ક્રોધ થાય ઈચ્છા ના હોય તો જતા લોભ થાય ઈચ્છા ના હોય તો છતાં કપટ થઈ જાય ઈચ્છા ના હોય જતા અહંકાર થઈ જાય એવું તમને થાય છે તમારી ઈચ્છા વગર દાદા ઈચ્છા તો આજ મૂળ પ્રશ્ન થઈ ગયો ઈચ્છા જ નથી રહી ઈચ્છા ના ગમતું હોય તો એ આવે શું કહ્યું એને ગમતા ચારિત્ર મોહની આખું સમજવામાં જ ભૂલ થઈ એક પ્રભાવ એકલા સમજ્યા બીજે બધે સમજવામાં જ ભૂલ છે એક એક શબ્દ સમજવામાં ભૂલ થાય તો શું થાય આગળ પડી જાય પડે નહીં કશા દ્રાક્ષાથી ચારિત્ર મોહી જાય શું કે છે ચારિત્ર મોહી હોય પણ વિતરાગતા રહે એટલે અડે નહીં શું છે વિતરાગતા એને નાશ કરી અને બોધ જ્ઞાની પુરુષના બોધથી ડક્ટર મોહ નીકળી જાય જગત આખું દત્તન મોહનીથી લખ્યું કાર્યક્રમો કઈ લેવા દેવા નથી જય હોય તો નહીં જમાતી રહે સારી અને ચારિત્ર ગમે એટલું પાયું હોય તો પણ દર્શન મોહની હોય તો સમાધિ ના રહે ચારિત્ર ગમે એટલું પાયું હોય બાહ્ય ચારિત્ર જ્યાં સુધી દર્શન મોહની જાય નહીં ત્યાં સુધી સમાધિ પણ શાંતિ ના રહે અને ચારિત્ર ગમે એવું હોય તો દર્શન મોહની ગયું હોય સમાધિ રહે હરિ તમને તો જ્ઞાન મળ્યા પછી કાર્યક્રમ મોહની ઉત્પન્ન થાય તો ભગવાનને તો ધર્મથી જ ચારિત્ર પરિણા પરિણા થઈ તો ચારિત્ર મોહ દેવી થઈ જાય ચારિત્ર પછી આ આ વસરાઈ દીધું કપડા બપડા કઈ ચારિત્ર બધું ચારિત્ર મોહ છે એક બધી અને મનુષ્ય કટાયો કર્યા માં અમુક વાતમાં મારે સર બધું વાતો કે એકેન્દ્રિય ને તકલીફ થાય તપ તો કયું છે ભગવાન તપ નથી એવું નથી કર્યું તો બાર તપ બાર અજ્ઞાની માણસો તપ કરે કામ સમજાવી એને ભગવાન નથી આ તપ છે આજે આજે એવું જ બોલ્યા <laughs> અને શું તક કહ્યું આ સાધુ અને શું સાધુ છે તપને શું તક કહ્યું સાધુ તો આત્મદશા સાથે તેને અને સાધુ જે કોઈ આત્મદશા સાધે તેને સાધુ અમુક જયારે બોલતા હોય ને ત્યારે આપ ક્યાં આ શબ્દો એના પ્રશ્ન આઠ ભાગ ભેગા કર્યો છે તે ખબર દાળ ને ભાત કહીએ કઈ ફેરફાર થાય તો આ રીતે બધા ઉપાસમાં લાવી શકે છે તમારે બોલ્યા છીએ ફેરફાર થવા નથી અને ઘણા ફેરફાર કરો છો બધા ના ઘટાડી બેઠેલા બોલે નકામું જાય તમે પાછી ફરે નહીં ગમે એટલું સમજાવે વિજ્ઞાન છે એટલું જ એક્સિડન્ટ વાળું છે લાવી બધા લાવી બહુ બની જાય જવાની ઉગતી જવાની કહેવાય તે અંધાપો હોય શું અંધાપો એટલે કઈ ભાન ના રહે ઘરમાં ચેતના જોઈએ બધા ચેતવના એટલે પદ બોલાય તારે એમાંથી સદવ્યવહાર થાય તો કામ લાગે સત્વ્યવહાર વિખંડાવાની નથી બાકી બધા વ્યવહાર આખો વિખંડાવા છે તો સદવ્યવહાર ક્યારે પ્રાપ્ત થાય નિશ્ચય અને વ્યવહાર બંને સમજાય ત્યારે નિશ્ચય બંને ત્યારે સદવ્યવહાર પ્રાપ્ત થાય બે કરતું હોય પ્રમાણમાં બંને પાસે સરખું કામ કરે ત્યારે સદવ્યવહાર એટલે એનાથી ઉપલબ્ધ રહેવું તો બને ઉપલબ્ધ રહેવું અને કંઈક બોલી જવાય બોલી જવાય એ તો સ્વાભાવિક છે કેવું બોલી ગયા એની માટે તો એના માટે પ્રતિબંધ બોલવાનો હક નથી કોઈ બોલવાનો હક નથી કારણ કે એ એના ધર્મમાં છે શું છે એના ધર્મમાં હા તો કોઈને ધર્મ પ્રમાણ ના ચુકાય એ સાત વાત કહ્યું શું કહ્યું બરાબર બોલી ઉતરવા એવું નથી બહુ ઊંડા નથી એમના સિદ્ધાર્થમાં નમસ્કાર કહેવાય એમના સિદ્ધાર્થમાં તો છે અને તે બધા નચાવે છે કાલના ઉદય નચાવે છે હા તો મિત્રને કહ્યું કે બાજુ મૂકી દેજો આ તો થોડો ઉપયોગ ચૂકવાનો વખત જાય આપણો ઉપયોગ ના ચૂકાય બહુ વસ્તુ બહુ છે જેમ જેમ આપણને એનું એનું મૂલ્ય સમજાતું જશે તેમ તેમ એની કિંમત સમજાશે માટે જ્યારે અમૂલ્ય વસ્તુને અમૂલ્ય કહેવા જેવું રાજકોટ પંદર ચાર ઓગણીસો સિત્યોતેર દાદા દર્શન એટલામાં સંતોષાઈ જવું દાદા એટલામાં સંતોષાઈ જવું આપણે એટલામાં આપણે સંતોષાઈ જવું ના સંતોષાય ને પાંચ આજ્ઞા કાયમ પાડવી પડશે પાંચ કાયમ પાડવી પડશે બીજું બધું સંતોષ છે જ્ઞાનથી સંતોષ થઈ ગયો આત્મા પ્રાપ્ત થઈ ગયો એટલે બીજું કશું કરવાનું છે નહીં અડતાલીસ આગળ પ્રાપ્ત થવા માટે બધું સારું આ પાંચ આજ્ઞા એટલી સંસારનો બંધ ન પડવા દે બસ એટલે મોક્ષનો જ માર્ગ છે આ કઈ જેવી તેવી વાત નથી આથી સંતોષ જ થઈ ગયો છે ફક્ત આજ્ઞા પાવી જોઈએ આ કાળમાં વાર્તા જ્ઞાન બહુ છે દાદા વાર્તા જ્ઞાન ચાલે ને વાર્તા જ્ઞાન તો બધું ઘણું હોય કે ચાલે ને વાંધા જ્ઞાન ચાલે ને આપણે વાંધા જ્ઞાન નો શબ્દ જ ના પડે આખું જગત વાંચા જ્ઞાન માં પડેલું છે વાંચા જ્ઞાન એટલે જે જ્ઞાન ક્રિયાકારી ના હોય આપણું વિચારે ક્રિયા કરતું થાય આપણે શબ્દો બબ્દો બધા ક્રિયા કર્યા જ કરે એટલે આ ક્રિયાકારી જ્ઞાન છે જગત આખું જ્ઞાન જ્ઞાનમાં પડેલું છે એટલે કામ ના થાય ને વાંચ્યું જ્ઞાન શું કે જ્ઞાન કહેવાય અને રેડી મેડ તો એક જ અવતાર અહીંથી અહીંથી એક જ અવતાર બાકી રહેવું આ જ્ઞાન છે ફક્ત સંભાવ નિકાલ કરવો અને આ બધા પાંચ આજ્ઞા થઈ ગયો એ બહુ બહુમાં જતા પ્રતિબંધ છે પાંચ આજ્ઞા એવું કોઈ કહે કે આ મોક્ષને જવાની વાતો રાખવી એ બધી વાતો આપણે કોઈ સાંભળવી નહીં કારણ કે લોકોને માર્ગ મળ્યો નથી એટલે લોકો તો બધું થોડા ભેગ કરે આ શબ્દની ગંજાળ નથી આ તો આત્માની વાત છે સીધી બેક તો અને અનુભવમાં આવે એવી વાત છે અનુભવમાં આવે જ નહીં દાદા